વહાલા શ્રોતા મિત્રો મુખડાની માયા લાગી આ સંકીર્તન સરિતા કેસેટ આપ સર્વ સમક્ષ મૂકતા આનંદ થાય છે આ કેસેટની પ્રેરણાના સ્ત્રોત છે પુરાણી સ્વામી શ્રી ભક્તિ દાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ગુરુકુલ પરિવારના માતા સમાન પુરાણી સ્વામી પ્રેમ દાસજી સ્વામીની પાવનકારી જન્મ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ કેસેટ તૈયાર કરવામાં આવી છે આ કેસેટ આપણા એસજીવીપી ગુરુકુલના પ્રેમાનંદ મ્યુઝિક એકેડેમીની ટીમ સાધુ દર્શન પ્રિયદાસ સાધુ નારાયણ ચરણદાસ અને પાર્ષદ ઘનશ્યામ ભગત વગેરેએ સંગીત કમ્પોઝ કરેલું છે ગાયક છે ગુરુકુલ પરિવારના વિદ્યાર્થી ઋષિક ગોંડલિયા આ કેસેટના યજમાન છે ગજેરા નેવિલ કુમાર નાનાલાલભાઈ કે જેઓ હાલ અમેરિકા વસે છે આશા છે કે આ સંકીર્તન સરિતાની સીડી આપ સર્વના અંતરમાં ભક્તિની ભાગીરથીને વહાવશે અસ્તુ જય સ્વામિનારાયણ